તુલસીદાસજી નો જન્મ દિલ્હીની પાસે સિંહ નામ હતું ત્યાં થયો ને જન્મથી હતા એટલે આંખના અંદર જે કીકી વગેરે કહેવું પડે દિવેલી હતી એને સુર કહેવાનું માતા પિતા એમના જન્મતાની સાથે આવા જન્મ્યા ગરીબ હતા દુઃખી થઈ ગયા એમનાથી મોટા ત્રણ ભાઈ હતા એટલે પરિવાર બહુ મોટો થઈ ગયો એટલે માતા પિતાને ચિંતા થઈ કે આને તો કોણ તો સંભાળશે આની ચાકરી કરશે સુરદાસજી થોડા મોટા થયા એવામાં એમને માતા પિતાને દક્ષિણામાં બે સોના અમૂર મળી રાજી થયા ચાર છ મહિનાથી ગુજરાન ચાલી જશે અચાનક રાતના ઉંદરડાઓ એ સોનામોર ક્યાંક તાણી ગયા સવારે ઉઠીને જોયું તો સોના ગાયબ દુઃખી થઈ ગયા ખૂબ વિલાપ કરતા હતા એવામાં સુરદાસજી કહ્યું કે જો તમે મને ઘરેથી જવા માટે કાયમી રજા પાછા મને ન બોલાવો તો હું બતાવી દઉં છું એમના બધાએ કીધું કે વધારે સારી વાત હોઈ શકે કે તો ખોવાયેલી સોનામોર મળી જાય અને સારી જવાબદારીથી અમે છૂટા થઈ જઈએ સુરદાસજી બતાવી દીધું ઠેકાણું બહુ રાજી થયા સુરદાસજી જવા લાગ્યા ઘર છોડીને તો પિતાને પાછું એમના ઉપર હેત ઉભરાઈ ગયો અત્યારે તો ઠાકોરજીની કૃપાથી આ સોના મોર મળે અને એનાથી જેટલું અનાજ મળે એ જ્યાં સુધી રહે ત્યાં સુધી તો તું ઘરમાં રહે એ ફૂટી જાય પછી તને જ્યાં જવું હોય ત્યાં જજે સુરદાસજી તો મક્કમ હતા દિવસે સુરદાસજી ઘરેથી નીકળી ગયા એક લાકડી લઈને થોડાક દૂર એક ગામ હતું ત્યાં તળાવ ઉપર આવીને રહ્યા તેમાં એક જમીનદાર ત્યાં આવ્યો એની દસ ગાય ખોવાઈ ગઈ હતી એમણે પૂછ્યું સુરદાસજી કહ્યું એને એવી ઓફર આપી કે જો મને કોઈ બતાવી દેશું તો એમાંથી બે ગાય હું આપીશ સુરદાસજી કે મારે તારી ગાયનું શું કરવું છે તારા ભરોસે થોડો ઘર છોડીને ગયો છું ઠાકોરજીના ભરોસે ગયો છું તો સુરદાસજીએ બતાવી દીધી ત્યાંથી એમને ગાય મળી એટલે જમીનદાર ખૂબ રાજી થયો એને સુરદાસજીને લોભ લાલચ આપવાનું છે એવું તને ગાય આપવું વગેરે વગેરે સુરદાસજી બધું મોહ મમતા છોડીને આવ્યા હતા એટલે એમણે એમનું કંઈક વિચાર્યું તો એણે કહ્યું કે કમ ભોજન તો લો સુરદાસજી એ પણ ના પાડ્યું એ રોટલી એટલે આપણે જેને સકડી કોઈના ઘરેથી લઈને આવે ઘી ઘીમાં તળેલી પૂડી એ લઈને આવ્યો